જગતની અધિકરણ ક્રિયા આ જગતનું અધિષ્ઠાન શું છે એની અધિકરણ ક્રિયા શા આધારે થઈ રહી છે આ એક ગહન કોયડો જગતને થઈ પડ્યો છે જગતને સાચું અધિષ્ઠાન આજે અમારા થકી કુદરતી રીતે બહાર પડે છે પ્રતિષ્ઠિત આત્મા એ આ જગતનું મોટામાં મોટું અધિષ્ઠાન છે આ પ્રતિષ્ઠિત આત્માની અધિકરણ ક્રિયા કઈ અજ્ઞાશક્તિથી અધિકરણ ક્રિયા ચાલ્યા કરે છે હું ચંદુલાલ છું એ જે ભ્રાંતિથી બોલે છે તેની બિલીફમાં અને વર્તનમાં પણ હું ચંદુલાલ છું એ જ છે એ જ આ જગતની અધિકરણ ક્રિયા છે જ્યાં પોતે નથી ત્યાં આરોપ કરે છે કે હું ચંદુલાલ છું અને એ આરોપિત ભાવમાં જ બધું કરે છે અને પોતાને જ કરતા માને છે એનાથી અધિકરણ ક્રિયા થઈ રહી છે બીજા શબ્દોમાં કહીએ તો હું ચંદુલાલ છું આ મારો દેહ છે જે જે કંઈ થયું તે મેં કર્યું એ બધી પ્રતિષ્ઠા થઈ પાછલા ભાવમાં જે જે કર્મ કરેલા જે જે પ્રતિષ્ઠા કરેલી તેનાથી આ ભવના પ્રતિષ્ઠિત આત્માનું બંધારણ થયું હવે આ ભાવમાં આ પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ થાય છે ત્યારે ભ્રાંતિ ઊભીને ઊભી રહી છે માટે નવી અધિકરણ ક્રિયા ચાલુ જ રહે છે અને તેનાથી આવતા ભવનો નવો પ્રતિષ્ઠિત આત્મા બંધાય છે જે જે ચાર્જ કર્યું તેનું ડિસ્ચાર્જ તો અવશ્ય થવાનું જ એમાં કોઈ મીન મેક ફેર કરી શકે તેમ નથી કારણ કે એ ઇફેક્ટ છે અને ઇફેક્ટને કોઈ રોકી ના શકે હવે આ પ્રતિષ્ઠિત આત્મા એ શુદ્ધાત્માથી તદ્દન ભિન્ન છે પ્રતિષ્ઠિત આત્મા અને શુદ્ધાત્માને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ છે આ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ જ્યારે ઉત્પન્ન થાય શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહે અને પ્રતિષ્ઠિત આત્મા કેવળ ડિસ્ચાર્જ સ્વરૂપમાં રહે ત્યારે નવું ચાર્જ ના થાય ત્યારે અધિકરણ ક્રિયા સંપૂર્ણ બંધ થઈ જાય અને આવતા ભવ માટેનો નવો પ્રતિષ્ઠિત આત્મા ના બંધાય પછી જે પાછલી ગનેગારી પદનો પ્રતિષ્ઠિત આત્મા લાવેલા હોઈએ તેનો સમભાવે નિકાલ કરવાનો રહે છે નવું ચાર્જ ના થાય તેથી ડિસ્ચાર્જ થવાનો વખત જ ના આવે જ્ઞાની પુરુષ એકલા જ આ અધિકરણ ક્રિયાને સીલ મારી શકે જ્ઞાની પુરુષ ભ્રાંતિરસ ઓગાળી નાખે અને શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા બંનેને છૂટા પાડી આપે બેઉ વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે એટલે બેઉ નિરંતર છૂટાને છૂટા જ રહે જ્ઞેય જ્ઞાતા સંબંધમાં જ રહે પ્રતિષ્ઠિત આત્માને જે જ્ઞેય સ્વરૂપે જાણે છે તે શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા એ સ્વ પર પ્રકાશક છે અને પ્રતિષ્ઠિત આત્મા પરપ્રકાશક છે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન તે પ્રતિષ્ઠિત આત્મા છે અને અતિન્દ્રિય ગમ્ય જ્ઞાન તે શુદ્ધાત્મા છે આ બધી ક્રિયા જે દેખાય છે તે પ્રતિષ્ઠિત આત્માની છે શુદ્ધાત્માની આમાંની કોઈ પણ ક્રિયા નથી શુદ્ધાત્માની તો કેવળ જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા છે અને પરમાનંદ એ એનો મૂળ સ્વભાવ જ છે આ હું છું અને આ મારું છે એ જે પ્રતિષ્ઠા થયા કરે છે એનાથી પ્રતિષ્ઠિત આત્મા બંધાય છે હું અને મારું ગયા તો પ્રતિષ્ઠિત આત્માની નવી પ્રતિષ્ઠા ના થાય નવા કોઝિસ ઉત્પન્ન ના થાય નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો ના થાય પછી જે રહે તે કેવળ ઇફેક્ટ્સ બાકી રહે અને તે સર્વ ઇફેક્ટ્સ ઇફેક્ટ સ્વરૂપે ભોગવાઈ જાય પછી બાકી શું રહે કેવળ આત્મા